એ આવો આવો મારા ઝીણકુડા એવા ઠાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમદાવાદમાં બેઠા બેઠા સૌ મિલભાઈ વાર્તા સાંભળે છે અને મહેસાણામાં બેઠા બેઠા મયુરીબેન વાર્તા સાંભળે છે આવો આવો સૌમિલભાઈ મયુરીબેન આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ રતિલાલ નાયકની વાર્તા છે હો ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે કીડી અને તીડ તીડડું એક હતી કીડી એની બાજુમાં એક તીડડું હતું તીડ હતું હો કીડી તો આખો દિવસ કાંઈ ને કાંઈ કામ કર્યા કરે થાકે જ નહીં અને તીડ હતું ને એ તો આખો દિવસ કુદમ કૂદ કુદમ કૂદ કૂદતું કૂદતું ફર્યા કરે અને વળી મોજમાં આવે તો ગાયા કરે શું ગાય ખબર છે પાંચ પાપડ કાચા કાકા કાકા કાકા પાંચ પાપડ પાકા કાકા રે કાકા પાક્કા પાક્કા રાખો કા કા કા કા કાચા કાચા આપો પાછા પાંચ પાપડ કાચા અને આખો દિવસ મોજમાં રહીને ગાયા કરે ગાયા કરે આકાશમાં પછી તો વાદળ બંધાવા માંડ્યા અને કીડીએ એ વાદળને જોયા અને તીડને કહ્યું હે તીડ ભાઈ ઓ તીડભાઈ હવે વધારે કેડ બાંધવી પડશે થોડા વખતમાં ચોમાસું બેસશે હો તીડ કહે ખરા છો કીડીબાઈ આવા વાદળને જોઈને ચિંતા કરવાની હોય કે મોજથી ગાવાનું હોય કીડી કે એ તો જેવો જેનો સ્વભાવ હું તો બધી બાબતમાં આગળથી વિચારવામાં અને તે પ્રમાણે મહેનત કરવામાં માનું તીડભાઈ તીડ કાંઈ ન બોલ્યું ને કૂદતું ને ગાતું ગાતું એ તો ચાલ્યો ગયું લાલ પીળો ને વાદળી એ તો મૂળ રંગ કહેવાય બાકીના બીજા બધા મેળવણીથી થાય રે આમે તો ગાતું ગાતું ચાલુ ગયું થોડા વખતમાં વરસાદ શરૂ થયો ચોમાસું બરાબર જામ્યું હવે કોરી ધરતી રહી નહીં અને કીડી ધરતી નીચે પોતાના દરમાં ચાલી ગઈ ત્યાં એણે આખું ચોમાસું ચાલે એટલું અનાજ ચેંગરું હતું તીડને ગાવા કૂદવા તો મળ્યું પણ ખાવાનું ન મળ્યું એ તો ખૂબ ભૂખ્યું થયું એવું ભૂખ્યું થયું કે વાત ન પૂછો બધે અનાજની ખોળમ ખોળા કરીને થાક્યું છેવટે આ તીડને કીડી સાંભળી એનું દર શોધી કાઢીને દરના નાકે ઊભું રહ્યું ને એણે બૂમ પાડી કીડીબાઈ ઓ કીડીબાઈ જરા ઉપર આવો તો હું ખૂબ ભૂખ્યું થયું છું તમે જે અનાજ સંઘર્યું છે તેમાંથી મને થોડું અનાજ આપો તો કીડી ખૂબ ઊંડે હતી તે થોડીક ઉપર આવી તેણે તીડને પૂછ્યું હે તીડભાઈ ઉનાળામાં તમે શું કર્યું આ ચોમાસું આવી રહ્યું છે એ મેં તમને નહોતું કહ્યું કામ ન કર્યું તમે ઉનાળામાં તીડ બોલ્યું તમે કહ્યું હતું પણ વાદળ જોઈને મને ગાવાનું બહુ મન થતું હતું એટલે હું તો ગાવામાં રહ્યું કીડી બટક બોલી હતી એટલે બટક બોલી કીડી પાડોશી તરીકે તીડને મદદ કરવામાં માનતી હતી પણ એ સાથે એને પાઠ ભણાવવા પણ માગતી હતી હો એટલે તેણે કહ્યું ઉનાળામાં ગાયું તો હવે ચોમાસામાં નાચો નાચો તમ તમારે ભૂખ્યા ભૂખ્યા અને એણે નીચે જવા મોં ફેરવું તીડ તો બિચારું કરગરીને બોલું કીડી ભાઈ પણ એ તો મારા મોતનો નાચ હશે હું તો ભૂખ્યું ભૂખ્યું નાચીશ કીડીને દયા આવી હો એણે તીડ તરફ ફરીને કહ્યું હું મદદ તો કરું પણ તમે સ્વીકારો કે હવે આળસુ નહીં રહો ક્યારેય આળસ નહીં કરો કામ કરવામાં તીડ બોલ્યું તમારી સલાહ સ્વીકારું છું હો કીડીબાઈ કામ કરતા હોય એને ભૂખે મરવાનો વારો નથી આવતો જે કામ નથી કરતા એ જ ભૂખે મરે પછી તો આ કીડી અને તીડ પાછા હતા તેવા પડોશી બની રહ્યા ભાઈ તો ભાઈ આળસ કરે એને કાંઈ મળે નહીં અને કામ કરે એ જીતે તો ભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા આવી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો